પથારી માં પોતાનું સાચું મત સાચું એને સાચું કેવું કે અમે સત્ય ને સત્ય કહીએ અમારું છે માટે સાચું કહે એવું કહીએ ને કરેક્ટ એટલે કરેક્ટ જય દાદા ભગવાન દાદા કેટલું દાદા ભગવાન ગુલાબી ગુલ્લુ આવ્યા છે ને એ કાકડી કાકડી છે કે છે કાકડી કાકડી બહુ મોટી કાકડી લાયા છે કાકડી કોઈ બોલ્યો નહીં બોલ્યો છે દાદા હોય આખું બોલનાર બોલ્યો ગોપાલ મજા થઈ ગઈ છે <laughs> સફળ કોણ કરે જો સફળ વેચાતા હોય તો અફળ કોણ કરે આપણે ખોટું કરેલું હોય તે ખોટું કરેલું હોય તે તે અફળ કરે છે અને સારું કરેલું તે સરખું કરે તે સરખું કરે હે સારું કરેલું હોય તે સરખું કરે સફળ કરે ને સરખું કરે તો ભગવાન એમાં ક્યાં લાગે છે તમને અહીં લાગે એની રાજા જોઈ રાજા ને એને હેરાન કરીને શું કામ છે એને ઓળખો એ શું કાર્ય કરશે ને જાણો વગર તમને વિરોધાભાસ લાગે જો સારું એ કહે તો ખોટું કરે છે ખોટું આપણે કરીએ બસ હા પોતાનો રાહ જોઈ ને રાહ તો અંદર નીચે છેલ્લા પછી જઈને બોલીએ તું ચોર છે તો રાહ શું કે તું ચોર છે તો આપણને આપણને રીત હોય કે કેમ ચોર મને કે છે આપણે સમજી જવાનું અહીંયા આગળ તું રાજા છે કે રાજા કે તમારું પ્રોજેક્શન છે આ એ ચોર કે સમજી જવાનું કે આપણે શરીર ભેળવવાની જરૂર છે આપણી ભૂલ થઈ આપણી ભૂલ થઈ કઈ પણ દુખાવે આપણી ભૂલના પરિણામ છે શું કહ્યું દુઃખ હોય કેમ કે ને દુઃખ કોણ રહી શકે ભાઈ તમારું ઉપરી નથી એવો દુઃખ દેનારો તમારી જ મિસ્ટેક ને તમારા ગંડર તમે સમજાય ને તમારી પ્રોજેક્શન છે આ ભગવાન the word is in every creature whether visible or invisible પ્રકાશ અને આનંદ એ આપે છે દરેક જીવને બીજું કઈ કરતા ચોર નહીં આપે છે ના નહીં આપે છે બધાને આપે સરખું સભા વિચારવું પડશે ને બીજું આમ ચાલશે કઈ ગપ્પો ક્યાં ચાલે આપણને સુખ નું ધામ છે આપણને સુખ કાયમ નું સુખ જોઈતું હોય તો ભગવાન પાસે જવું અને ટેમ્પરરી સુખ જોઈતું હોય તો ભૌતિક સુખોમાં પડવો all this relative temporary adjustment તમને ટેમ્પરરી ગમે પરમાનન્ટ ગમે પરમાનન્ટ તમે છ ભીખુબેન પરમાનન્ટ ભીખુબેન ટેમ્પરરી પછી પરમાનન્ટ <laughs> સમજો છે ભીખુભાઈ રહેતા હોય તો જોઈ જ્યાં સુધી ભીખું બને ત્યાં સુધી જોયે ને ના હોય ટેમ્પરરી બને કેમ ટેમ્પરરી તમે તમે પરમાનન્ટ થઈ જાવ તમે હવે પરમાનન્ટ થઈ જાવ કાલે તમે પરમાનન્ટ કરી નાખી જીવન સારું કહેતા જાય નહીં પઝલ ઉભો ના થાય તો જીવન સારું કહે સારું કહેવાય શું કહે ધર્મ સારું કહેવાય હા પઝલ ઉભો ના થાય એવું કરી આપીએ કરી આપે એવું રાધા જતો રહ્યો કૃષ્ણ દાદા આવે છે શક્તિ આવી ગઈ છે શક્તિ બધી ખરાબ થઈ ગઈ છે ડિસ્ચાર્જ થઈ ગયેલી છે શું કહ્યું શક્તિ બચાવ કરવી પડે ને કચેક નહીં કરવાનો પરમાનન્ટ જોઈએ છે કે ટેમ્પરરી પરમાનન્ટ જોઈએ દાદા પછી ટેમ્પરરી નાખી દેશો ચાલે ત્યાં સુધી ચલાવવાનું પૂરું થાય ત્યાં સુધી તમને <laughs> અર્પણ કરી દઈએ ધર્મના બંધન પૂરા થાય ત્યાં સુધી You are real and permanent. ચિંતા ના થાય એવું કરવું છે નહી ચિંતા ગમે છે બહુ નથી ગમતી ચિંતા કોને ગમે કોઈને ચિંતા ના ગમે એવું કરી આપીએ પણ પછી અમારે આજ્ઞા પડે યાદનામાં રહેવાય એવું છે પણ ટચમાં નથી રહેતા પછી આમની પાસે કાયમ ચોટી પડવું છે પછી જોબ કરવાની કાલે કરી આપી શું ખાય ઘરનું મકાન પલંગ પણ ઘરનું ચિંતા પાછી લાવે ચિંતા પાછી લઈ આવે ગોપાલભાઈ કેટલી ચિંતા લાગતા તું શું ચિંતા લીધા તો અગર ઘરના કપડા કરે કે ચોરી લાવે છે આ ઘડિયા કે ચોરી લાવે તો પછી આ ચિંતા કરે દુઃખ ફરી આવે જ નહીં દુઃખ તો ખાલી દ્રષ્ટિ ફેર છે દુઃખ છે ત્યાં જોઈએ આ જે દુઃખ તારા જે છે ને તે બધા ત્યાં ઇન્વાઇટ કરેલા છે ને ઇન્વિટેશન કાગળ લઈને આવે છે તને દેખાડે ખરા તું કહું કેમ જતા નથી લગ્ન હાથના ઇન્વિટેશન તારે ઇન્વાઇટેડ દુઃખો છે આ બધા અને ઇન્વાઇટ નહીં કરતા સુખ ને ઇન્વાઇટ નહીં કરે દુઃખ ને ઇન્વાઇટ કરે જ્યારે આવવું હોય ત્યારે આવજે ટાઈમ ભલે નહીં મળે દાદા હા તો શું દુઃખ હતું ત્યાંથી અહીં આવ્યા વધારે સુખ મેળવ વધારે સુખ મેળવ પરમાનન્ટ મળે નહીં નહીં મળે હવે પરમાનન્ટ જોઈએ ને દરેક જીવ સુખ ને ખોરાક અને સુખ એને આગળ ગમતું નથી સુખ પૂરું જોઈએ પણ છતાં પૂરું આવતું જ નહીં સુખ પછી દુઃખ આવે જ છે તમે એટલે પણ કંટાળી જાય આ બધા કલ્પિત સુખો છે સાદા સુખ નથી તમને મળેલા સાચું સુખ તો મને મળેલું ખસતું જ નહીં ઓછું જ થતું નથી તને લાગે છે મને મળ્યું હશે એવું મને સાચું સુખ મળ્યું છે તને લાગે નહીં હા ખાતરી થઈ જાય મોડા પરથી ખબર પડી જાય દાદા ઉભરાતું છે અમને પણ મળતું છે હા તમને મળે ઉભરાય બધાને મળે એટલું બધું સુખ ઉભરાય પણ ન સ્વીકરે છે ન સ્વીકરે છે અને તમે સ્વીકરે ન સ્વીકરે છે તમે સ્વીકરે નહીં વાત બેડરૂમ સુધી રાખું છું સારામાં એનો વાંધો નહીં તમારે એવું થવાની જરૂર નહીં અમે કચ્છી એવું તમારે થવાની જરૂર નહીં બોલાવશો મારું કેમ દાદા ભગવાન નથી હા આ જ્ઞાની પુરુષ છે મહી પ્રગટ થયા દાદા ભગવાન તો હું હોઉં દાદા ભગવાન નમસ્કાર કરું આ પોલી વાત નથી આ કરેક્ટ વાત છે બિલકુલ હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ વાત છે આ કારણ હું જો ભગવાન થઈ બેઠો તો પોલી હોત થોડી ફાઈવ પર્સન્ટ કદી હોત આ ખુલ્લી છે તમને સમજાયું ને તો મેથડ કરેક્ટ છે ખોટી છે કારણ મારે પાંચ ડિગ્રી ચાર ડિગ્રી ખૂટે છે એટલે હાલ હું દાદા ભગવાન અસીમ જય જયકાર કરું ભગવાનની થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રી છે મારી ત્રણસો છપ્પન છે તો તમારે થોડી ખૂટતી છે નહીં ખૂટતી કોને તમે કહ્યું ઘણી ખૂટે એવી મને ખબર પડી એમ કેટલી ખૂટતી ટુ કેટલી ના ના હિન્દુસ્તાન ના માણસ માં ગરમી હોય હિન્દુસ્તાન માં એટલે મજૂર બસો ડિગ્રી હોય અને ફોરીન અમેરિકન મોટામાં મોટો હોય તે હવા બસો હોય અધ્યાત્મમાં આપણી ડિગ્રી બહુ ઊંચી ભૌતિકમાં બહુ ડિગ્રી ખરાબ ભૌતિક માં પસાર બેકવર્ડ માટે તમારી અઢીસો ઉપર હવે તમને થોડી ટાઈમ છે ત્રણસો છપ્પન થઈ ત્રણસો આઠ થઈ જાય એવું કરી આપીએ તમને તારે કરવું છે એવું ફરી સ્ત્રી નો અત્યારે આવે પુરુષ નો જોઈએ છે <laughs> તમારે સ્ત્રી નો પુરુષ નો એટલું કંટાળી ગયા છે કે આમાં સુખ નથી સંસ્થામાં એટલો અનુભવ થયો એટલો અનુભવ થયો ને આટલા પૈસા હોવા છતાંય સુખ લે ગયું નહીં તમને ને અને ગોપાલ ને શું દેશ દેશ વધે ગોપાલભાઈ પણ પુનસારી એટલે બધા દાદા અંકાને હાથે મરી ગયા પુણ્ય બહુ ભારે પેલા ભાઈ ને પુણ્ય કેટલી રમણ એટલા રોજ આખો આખો દિવસ ત્યાં જ આવે છે એટલું છેટું બહુ છેટું છે જન્મેલો હોય એની બસો ડિગ્રી હોય અહીંયા મોટામાં મોટો હોય તો સો બસો હોય તો પ્લેનમાં જન્મેલા બાળકની કેટલી ડિગ્રી હોય હા આપું છું આપું ગમે ત્યાં તો ઇન્ડિયન એટલે સરસ હતી કશી સમજ ના પડે પણ પુનર્જન્મ તો સમજતો હોય કે ના પૂગલ કઈ ઋણાંગન ખોટું છે તેથી આ દુખરે છે અને આ લોકો તો હે એવું એવું એવું કરીને લેડીઝ લેડીઝ કાકા અને આપડે મજા રાખ્યા આખી જિંદગી હસી વાર થાય તો નભાવ હિસાબ છે આપણે ચૂકતે કરવો પડશે નભાવ ના આવે અને આ તો ના આવે એ એમાં જ જાણે કોઈ ખરાબ જ છે આ રાઈ મળી અને આપણે તો રોજ ભરે તો દેખામ દેવો પ્રશ્ન છે દાદા અમેરિકન ઘી હોય ને એને પછી સમજ પડી સમજ આવી કે છે તે આપણું પુણ્ય છે ને એનું ભોગવવાનું છે ને રિકાનેશન એટલે એની દીકરી અને એને સમજણારી પુનર્જન્મ નથી પુનર્જન્મ રીકાનેશન ની સમજ આવી રીકાનેશન ની સમજ આવી પુનર્જન્મ ની અને આમ અમેરિકન હોય તો તો એની ડિગ્રી વધે કે નહીં હા ભાઈ સમજ આવેલી કોક જ બને એક્સેપ્શન કે આવે જ નહીં એ બોલે કે પુનર્જન્મ છે એવું બોલે તો એને આવે નહીં કોઈક જ બોલે પણ એને આવે સમજણ નહીં આવે ગમે તે હશે એ રફ ડાયમંડ ડાયમંડ શું કહ્યું રફ ડાયમંડ એ કેમ દાદા એનો પ્રશ્ન છે એમનો પ્રશ્ન છે એ કેમ rough diamond raw diamond rough diamond સમજ ને ડાયમંડ કેવો પહેલ પાડેલો એરિયા પડે એરિયા ઇનસાઇડ વિજ્ઞાન કા આઉટસાઇડ વિજ્ઞાનમાં હંડ્રેડ પર્સન્ટ મારે ઘણા ફ્રેન્ડો છે તે રિલિજનમાં માનતા જ નથી એ લોકો ક્રિશ્ચિયાનિટી કે બુદ્ધિઝમ તેમાં માનતા નથી કારણ કે એ લોકોને ઇન્ડિયન જન્મ લે ઇન્ડિયન આપણે ઇન્ડિયન છે તો એને બસો ડિગ્રી એની કેમ વધારે પુનર્જન્મ એટલે એનું કારણ શું એમ ઇનસાઇડ ડેવલપમેન્ટ બહુ વધી ગયેલું છે અને એમને આઉટસાઇડ ડેવલપમેન્ટ છે આપણે હમણાં છોકરાઓ ઘણા જન્મે છે ઇન્ડિયન છે પણ એ લોકો છે ડેવલપમેન્ટ હા એ લોકો અંદરથી તો કઈ જોતા નથી બધા બહાર જ જોતા છે અત્યારના ઇન્ડિયન છોકરાઓ ઘણા જન્મે તે એ લોકો અંદર કઈ જોતા નથી લોકો બહારનું જોતા છે બહારનું જોઈએ એટલે રસ એમાં મજા ના આવે અંદરનું જોતા આવડું જોઈએ એટલે હું તમને કહું છું કે પૂછું છું કે બોલ સાઈડ ઓટોમેટિકલી કેમ પણ અંદર જોયે ને ઇન્ડિયન જન્મેલા તો પણ અમારી પાસે અંદર કરી નાખીએ કારણ કે માલ છે તૈયાર છે સુંદર માલ તૈયાર છે દાદા પાસે આવે દાદા તૈયાર અને આ રેગન માલ બે વર્ષ એ કશું ના વરે <laughs> બે વર્ષ બેસી રહે નહીં કશું સુધરે નહીં બાહ્ય વિજ્ઞાન બહુ આગળ વધેલા આપણે ભૌતિક માં બેકવર્ડ છીએ બિલકુલ ભૌતિક માં બહુ બેકવર્ડ સાચા માણસો હોય વ્યવહારમાં વ્યવહારમાં સિન્સિયર હોય સાચા હોય અને આ વ્યવહારમાં તારે જૂઠા અનસિન્સિયર તો પણ આ ઊંચા કહેવાય દાદા કે વ્યવહારમાં આપણે જૂઠા હોય અનસિન્સિયર બિલકુલ છે છતાં પણ ઊંચા કહેવાય ને પેલા વ્યવહારમાં તદ્દન ઓનેસ્ટ બધું હોય છતાં નહીં એમ એ કેમ એ કેમ એ સમજણ નથી પડતી ઘરમાં માણસો હોય તેમાં ત્રણ વર્ષનો કોઈ પાંચ વર્ષનો આઠ વર્ષનો નવ બધા છોકરાઓ હોય તે છોકરાઓ જુઠ્ઠા ને ચોર હોય કે મા બાપ જુઠ્ઠા ચોર હોય નોર્મલી એમ હા મા હોય તે મોટી મના હોય આ બાળક જ છે આ બાળક જ છે ઇન્ડિયન એટલા જ કર્યા છે એટલા જ નુકસાન બધી રીતે છે કારણ કે એને ચલાવવાનું અને આ તો બાળકો છે હા ભગવાન ના બાળકો છે એને બુદ્ધિ બુદ્ધિ છે આ ઇન્સાઇડ બુદ્ધિ અને એ થઈ નથી ડેવલપ થઈ નથી કેવી રીતે થઈ ગઈ છે ફૂલ્લી એને એવું ના થાય કે તારો પાડોશી હોય તો એને કહું William please value will please તો તારી જોડે આવે એની પોતાની ગાડી તને લઈ જાય અને બહાર ત્યાં આગળ બ્રેકફાસ્ટના પૈસા પણ આપે એના ભાઈ અને લોકો તું કહું ને હતા ભાઈને તો કોનું કહે મારે બધા ફાયદા ચૂપતા બુદ્ધિ ખોરાક વેજીટેરિયન નોન વેજીટેરિયન અને બધા જે એ જે ખોરાક છે તે પણ કઈક આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં કારણભૂત છે એ મુખ્ય છે આધ્યાત્મિક ડેવલપમેન્ટ વેજીટેબલ ફૂડ થી બહુ વધી છે તે એ એટલે જ હું એમ કહું છું કે આ બધું જો સમજમાં આવે તો આ લોકોને હેલ્પ કરાય જે લોકોને નથી સમજ કારણ કે જાનવરો પણ વેજીટેરિયન હોય છે ગાયો ભેંસ બધા કેવા વેજીટેરિયન હોય છે આ કબૂતર કેવું વેજીટેરિયન હોય છે માણસ તો નોન વેજીટેબલ ખાય જ નહીં હિન્દુસ્તાન માણસ ના ખાય બીજા લોકો ખાય એની માટે વાત આપડે તો હિન્દુસ્તાન આપણે એ લોકોને પણ ડેવલપ કરવાના હોય ને ના આપણે કરવાની મેરેજ થશે એમને ઈચ્છા જ નથી છે પાંચ હજાર તો સ્ટોર બધું લઈ આવે કરે ને આપણા માં મૂકે સ્ટોર માં જાય નહીં <laughs> ની નિશાની નથી થતો એટલે મારે મુશ્કેલી હશે તારે શું કહે એટલે લોભ હોય પણ લોભ પાંચ હજાર લાખ ફાઈવ રસ્તામાં જતા લેડીઝ આમ આમ કરતો પાછળ પાંચરો ને ઘેર ઘેર છે પણ પાંચરો નહીં હતો કશું નહીં છે પાછળ and they're looking for something, but they don't know, and they don't know where to go. That's the problem. They don't know where to look. Depends on their will. It's a them. પછી શું અમારે ગયા પછી ડેવલપમેન્ટ છે નહીં તમારું પછી અંદર ઉભી જશે બધા મુશ્કેલી મુકાશો એના કરતા આનંદ ના ચાકવા આ જેટલા ઇન્ડિયા છે ને એ બધા ટીબી ના જંતુ ફેલાયા છે અમને તો આવો જયંતિ શું છે પૂછું છું ટીબી ના જંતુ ફેલાયા આ ઇન્ડિયા વાળા બેસી ગયા બધા મારી નાખશે ટીબી ના જંતુ ફેલાયા અમે એની રિસર્ચ કરવા દેવું ધર્મ એમની રિસર્ચ બહુ રીત ના પધારે મારી પાસે લેડીઓ આવે તો અમેરિકામાં ઇન્ડિયામાં મને તમારી સાથે જ રાખો સાથે જ રાખો હું બ્રહ્મચર્ય પાડી તો મને કંદર બાર રાખો હું બોલાવું તો બોલે ખરી મંત્રો મંત્રો બધું બોલે આમ આરતી ઉતારે પણ પછી મેં અંદર ભેગા ના કશું હોય મારું કેવાનું શું છે કે જેવી રીતે આધ્યાત્મ જ્ઞાન માટે આપણો ધર્મ જેટલો પ્રચલિત છે તો આ લોકો જેવી રીતે ત્યાં પ્રચલિત કરે તેવું આપણે કેમ શું કરવા નહીં કરવું આપણા પોતા માટે તો ખરો જ ને કોનો પ્રશ્ન છે અમેરિકનો ભારત ની ભૂમિ પર જન્મ લેવાનો એ જન્મ ક્યારે લે ડેવલપ થતો થતો હજુ તો હા એ બીજા બીજા કેટલાય દેશો છે નહીં ડેવલપ થાય ફર્સ્ટ ડેવલપમેન્ટ બતાવું તમે માનુષ્યનું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ફર્સ્ટ ડેવલપમેન્ટ એ તમને દેખાવું ફર્સ્ટ ડેવલપમેન્ટ આફ્રિકાના નીકળો એ ફર્સ્ટ ડેવલપમેન્ટ અધ્યાત્મમાં સેકન્ડ ડેવલપ થર્ડ આ પોર્ટ કે ફિફ્થ આવે છે અમેરિકનો મુસ્લિમો ડેવલપમેન્ટ વધારે સેવન પાર્સલનું એઇટ ચીનાનું નાઇન ચીન જાપાન આપણું હા ટોપ ઉપર એ પુનર્જન્મ થશે શું છે સમજે જ નહીં એટલે અમેરિકાને ભારતની ભૂમિ ઉપર ક્યારે કેટલા અવતાર થશે ડેવલપ થતા થતા થતા ત્યારે હિન્દરનું થશે સમજે ને એટલે એમને ક્રોધ માન આવેલો હોય જ નહીં આમ થયો ઉઠતા જ હોય ખોલા જેવો અને આપણે તો એ હાથ પેઢીનો લોક હોય મારા છોકરાના છોકરો સાત પેઢી નો લોભ હોય આ સમજાય વાત છે કે નહીં તને સમજાઈ જાય બહુ લોભ ભગવાને ગીતામાં લખ્યું છે કે અહીં હજુ હોય તેથી કરીને એ અહીં એડવાન્સ થાય પણ તે ત્યાં આવે એક્સેપ્શન હોય કોઈ એક્સેપ્શન એટલે કોઈ કોઈ બીજો કઈ કર્મના હિસાબે બંધાયું હોય ને એ જન્મ લીધો હોય એ ભારતીય અને ફરી પાસે ત્યાં આવે એવું બને એવું બને બાકી એ તો હા ભૌતિકમાં તો ફૂલ્લી ડેવલપ કેટલું દેવ લોકો જેવા સુખ ભોગવે છે દેવ લોકો હોય એવા સુખ ભોગવે છે આપણા લોકો સુખ જોયું જ નથી બિચારે નું બંધન કેટલા અવતાર પછી સુધરે એટલે કર્મનું બંધન કેટલા અવતાર પછી સુધરે સુધરે નહીં એ તો કર્મનું બંધન સુધરવાનું હોય તો નહીં બગડતું જ નથી action and reaction action reaction હંમેશા બહુ બિલ્ડિંગ આર્કિટેક્ચર બનાવ્યું હોય તે જયારે નવે નવું હોય તો બહુ સુંદર દેખાય બધા બિલ્ડિંગ કરતા સારા સારું દેખાય પાછું એનું અમુક મુદત પૂરી થાય ત્યારે બધા કરતા ખરાબ દેખાય વધારે જૂનું થાય તારે કારણ વધુ વધુ આર્કિટેક્ચર હતું તો ખરાબ લાગે આપણું જ બધું બનાવે છે સમજવા જેવો પ્રશ્ન છે આ તો મારી સાથે અમેરિકન બધા બહુ આવે આરતીઓ કરે દર્શન કરે આરતી ઉપતારે મને તમારે સાથે રાખો કાયમ માટે એમ નહીં કે હું બોલું એટલું બોલે કરે સમજે નહીં તેમ પોપટે ભાઈએ બોલો રામ એ પોપટ ને બે અને ભૌતિક આપણું મગજ જ ચાલે અને બહુ સારા માણસો બહુ સારા એ તો મને કે છે કે અમેરિકા તેવું મને કેવું લાગે મને બહુ સારું લાગ્યું એના પેપર વાળા ગયા ઘરે પૂછતા ઘણું સારું લાગ્યું કહ્યું અમારે તમારી તો પ્રજા ગવર્મેન્ટ ડેમોક્રેટિક છે અને પ્રજા પણ ડેમોક્રેટિક વિચારની અમારે ત્યારે ગવર્મેન્ટ ડેમોક્રેટિક પ્રજા ડેમોક્રેટિક જ નહીં ગવર્મેન્ટ ડેમોક્રેટિક નહીં છતાં સારું છે સડી ગયેલો માલ તો પણ સારો તેના કરતા સારો કારણ મને છોતેર વર્ષ થયા છે મેં જે જોયેલો પહેલા તે બહુ જ ખરાબ હતો રેસ્ટેડ માલ અત્યારે ઘણો સારો માલ તમારો વીસ વર્ષ પહેલા તો લોકો એવું કેતા હતા કે ગાયકવાડ નો રાજ સારું છે આજની આજના લોકો વીસ વર્ષ પહેલા એવું કેતા હતા કે ગાયકવાડ નું રાજ સારું છે હા એ તો એ એવું છે ને તેરા એ રાજ જુદી જાતનું હતું આ તો અમુક સ્ટેજ નહીં એટલે રાજા કહે કે એને લખાણે એટલે પછી બધાની જોડે આમ સારી રીતે વર્તે તો બધા ખુશ થઈ ગયેલા એટલું તો પણ ગવર્મેન્ટ બ્રિટિશ ગવર્મેન્ટ તો એનું તેલ કાઢી નાખેલું લોકોનું એટલી બધી ખુમારી ને એટલી બધી આમિર ગણ જેવા નહીં બ્રિટિશે બહુ છે ખુમારી વાળા નહીં ચલો આમ અંદર ફેસલા પણ ના થાય ઇન્ડિયન ને એવું એવું કઈ ભડકા જાણે પેલો વાઘ મોહ કરતો છતાં એ લોકોએ નુકસાન કર્યું નથી ઇન્ડિયાને શું કહ્યું કારણ જૂના વિચારો હતા ને તે બધા એને તોડફાડ કરી નાખ્યા બધા જૂના વિચારો તોડી નાખવા જ બધા ઊંઘવામાં ના વાણીઓ ના પણ જે સડી ગયું એને તોડી નાખવું જોઈએ જે મકાન ખરાબ થઈ ગયું જૂનું થયું એને તોડી નાખવું છે શું કરવું એબોલેશન કરવું છે તને સમજાય થોડું ઘણું કે એક છોકરો જૈન નો છોકરો પાષણ ને પરિણામ થતો હતો પછી મેં કહ્યું ના આવ્યા પરણાય ના પરણાય કહ્યું એ તો ઉપર ચામડી હારી દેખાય મહીશું માલ ભર્યો પડે ખબર ને એક કલાક તને જીવવા નહીં દે સારી રીતે ના હોય સંસ્કાર ક્યાંથી લાવે એ કોને પહોંચ્યું હોય એના પારથી ને જ પહોંચી શક્ય છે આપણે એ તો હા ઉપર કેરી ઉપર બહુ સરસ દેખાય લાયા પણ મહી ખાતી નીકળશે અરે આ કેરી ઉપરથી ખરાબ દેખાય છે લંગડો લીલી દેખાય છે પણ મહી મીઠી બહુ નીકળશે મીઠી કેરીઓ છે ભગવાન કઈ જરા ના થાય દાદા ભગવાન લખ્યું છે કે ગમે તેવા પાપી માણસ ભગવાન ને શરણે જાય તો એનો ઉદ્ધાર થાય છે તો અમેરિકા કે છે ભગવાન ના શરણાચાર કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ગમે પાપી માણસ હોય એ ભગવાનને શરણે જાય તો એનો ઉદ્ધાર થાય છે તો પછી આ અમેરિકનો જો ભગવાનને શરણે જાય તો એનો ઉદ્ધાર કેમ ના થાય શરણે જ છે એ લોકો એને ઉદ્ધાર જ છે એમને જે જોઈતું હોય કારણ પીવાનું રેડી ગેડી લેવાનું મકાન બધું જ છે એને તમારી પાસે નથી વીસ હજાર ડોલર હોય તો મનમાં છે એક લાખ પણ થયા નથી ને કે છે વીસ છે એને તો વાપર લાખ કરવાનું ફરતું હોય કોઈ દાડો વાપરે કરે નહીં એના બાપના મને એવું પૂછ્યું છે કે હું અત્યાર સુધી માનતી નથી કારણ કે મને એમાં સમજ નથી પડતી સમજ નથી પડતી આમ બધા હું પટેલ છું હું મટિયા છું ને આવું એવું કરે કરે પણ હું લોકોને પૂછું કે શું કામ કરશે લોકો જવાબ નહીં આપી શકે એટલે મને છે તે આ બધા ટ્રેડિશન્સ કેવી રીતે આવેલા તે મને જાણ છે ઓરિજિનલ ધ રાઇટ લીલા કે છે કે આ બધા જે ટ્રેડિશન્સ આવે છે ને કે પટેલ છે કે આ ટ્રેડિશન્સ વાણિયા છે જૈન છે આ બધાના જે ટ્રેડિશન્સ છે એ બધા કે છે કે મને કે તે સમજાય નહીં એટલે મને કે તો મને ફિટ ના થાય હવે મારે સમજવું છે કે મૂળ એ કેવી રીતના બધા ઉભા થયેલા છે મૂળ તો આપણે વિભાજન કર્યું હતું બંધારણ બાજુ બંધારણ તો કે ભાઈ આ લોકો શેમાં એક્સપર્ટ છે વોરિયર તરીકે રાજનું પાલન કરતી પાલક તરીકે રાજને સાચવે એવા છે માટે ક્ષત્રિયો છે કોઈ દુખ્યા માણસ ને કોઈ માણસ હુમલો કરતો હોય સુખ્યો માણસ કોઈ મજબૂત જોરદાર માણસ હોય અને નરમ ને મારતો હોય તો ઉપરાણું રહે એમ નામ કે રક્ષણ કરે એ ક્ષત્રિય પ્રજા જે બ્રહ્મના માર્ગ પર લઈ જાય અને તે પોતે વાંચન કર્યા કરે બધાને લઈ જાય એ બ્રાહ્મણો અને વૈશ્યો શું કરે લે વેપાર વેપાર બધું ખેતીવાડી ખેતીવાડી બધું શું કરે અને શુદ્ધ શું કરે હલકી પ્રકારનું જે સેવા છે બધી એમ એવું બંધારણમાં જેવું અને પછી એમાં એટલા બધા એક્સપર્ટ થયા કે દુનિયામાં હાઈ ટોચ પર બેઠા હતા પણ પછી રીચ પોઈન્ટ પર ગયા ત્યારે અહીંથી પહોંચ્યું અહીં બંધારણ થયું એટલું રીચ પોઈન્ટ પર ગયું બહુ જ દીપ્યું અને પછી રીચ પોઈન્ટથી ઉતર્યું બહુ જ ખરાબ દેખાયું સમય અત્યારે તેને એ જ કરી નાખવા જેવું છે કાઢી નાખી નવા સ્તરથી બધા બધા અને આ બધા એક કરી નાખવા જોઈએ શું કારણ કે આપણે બધા એક જ કલ્ચર છે આપણું કલ્ચરમાં ફેર નથી થોડું થોડું ફેરફાર લાગે અને પારસીને જો પારસીને પહેણ્યો તો માર માર ખેંચી મુસ્લિમ પહેણ્યો માર ખેંચી કારણ કે પુનર્જન્મ સમજતા જ નથી બિચારા અને સમજે તો કામ ના નહીં શું કહ્યું અને આ તો ડેવલપ કહેવાય એ દગો રે દગો દે તો એ સગો થશે અને પેલા દગો ના દે પણ એક દગ ઝઘડો થયો શરૂ થઈ તો પછી આજે બધા મંદિરો છે લોસ એન્જલસમાં માં બધે જ હરે કૃષ્ણના મંદિરો ચાલુ કર્યા એ બધા આવે તો બધા અમેરિકન જ ચલાવે અમેરિકન ચલાવે છે અને એ લોકો ઇન્ડિયન જ થઈ ગયા હિન્દુ થઈ ગયા છે મજા ના આવે એ થોડો વખત થઈ એમના છોકરાઓ લઈ જતા તો એમ મજા ના આવે આનંદ થાય શાંતિ થાય પણ એમ મજા ના આવે ડેવલપમેન્ટ ઉતરી જાય ઉતરે એટલે જેનો જેનો જે ધર્મ છે ને તેનો તે પકડવો જોઈએ કારણ કે એમના માટે જે ક્રિશ્ચિયન ધર્મ છે ગમે તે હોય પણ તે ગઈ ધર્મને પોતા એમાં એને ડેવલપ કરીને કરવું પડવું જોઈએ પણ આપણે આ તો આપણા લોકો આવું સમજે આપણે તો આવતા હતા ના પાડી દીધું બધા મને એરપોર્ટ ઉપર બધા મૂકવા આવતા રહું ના પાડી દીધું જરૂર ને ડેવલપમેન્ટ જાણવું જોઈએ જીસસ ક્રાઇસ્ટ ને મોક્ષ મળેલો નહીં એને માટે છે ક્રિશ્ચિયાનિટી માટે છે ટોપ નહીં કે તમારા માટે શું કહ્યું ક્રાઇસ્ટ ઓફ માણસ છે પણ એમને માટે નોટ ફોર યુ શું કહે જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ માસ્ટર હોય તે કોલેજમાં ચાલે પૂછે છે કે આપણે ખરાબ કામ કરીએ કર્મો કરીએ તો આપણે અમેરિકન તરીકે જન્મ જન્મ લેવો પડે ના એ ખરાબ કર્મ કરે તો અહીં જન્મ જ ના થાય અહીં તો સારો કર્મ કરે આ તો બહુ સારા આવા આ તો દેવ દેવ દેવ જે સુખી છે બધા તમે પાંચ હજાર ડોલર તો એ વાપરી બુદ્ધિ નહીં ને બુદ્ધિ વાપરે ને બુદ્ધિ વાપરે નહીં ને બુદ્ધિ વાપરે નહીં ને બુદ્ધિ એને વાપરે નહીં એને જે છે ને બુદ્ધિ આવતા જ બુદ્ધિ હોય એટલે આવું ટીપો ટીપો આવું તેવું બધું બનાવો બધું બનાવો મારે કામ લાગશે ભવિષ્યમાં શું કરી છોકરા ભણાવ્યા જશે એમને છોકરાને છોકરો મોટું મનો થાય એટલે તું તારી જુદા મેં જુદા બસ આ ગાય ગાય છે ને તેના બાબા બાબા ને કહી દે છ મહિના તું દૂધ ને અમે જુદા આ લોકો રાહ છે કે અને આપણા હાથ પેઢીએ કે જુદું થવા ના રહેતા મને થવા રહેતું થવા જ ના રહેતા ડેવલપમેન્ટ ફૂલ્લી ડેવલપમેન્ટ તો હમણાં કેમ થાય છે હમણાં કેમ બધા છૂટા પડે ડેવલપમેન્ટ ગ્રો થઈ ગયું તો હવે બધા કેમ ડાયવર્સ લેવા માંડ્યા છે ડાયવર્સ તો આ સમજથી બધું ઊભું કર્યું અને ફેમિલી જોઈન્ટ ફેમિલી હતી તેને હવે બધું છૂટું કેમ થઈ જોવા એ તો એવું છે ને જૂનું થયું ને એટલે બધું ખરાબ થઈ ગયા કરતા તોડી નાખો બધું આ ફ્રેક્ચર કરી નાખો ચૂનું થયું ઓલ્ડ એ બિલીફ બધી ઓલ્ડ થઈ ફ્રેક્ચર કરી નાખો અને ડેવલપમેન્ટમાં તો ફેર ને એક એસી વર્ષના માજી હતા દેખાભાઈ તો આપણે ત્યાં મરી ગયા ધણી મરી ગયા પછી ખાટલો મૂકે છે ને સરળી કરે છે ને તમે જોયેલી સરળીમાં કહે છે કાકાને આ ભાવતું હતું તે ભાવતું હતું બધું મંગાવીને મૂક્યું બધું વડોદરાથી મંગાવીને થી મંગાવીને પણ મૂક્યું બધું ત્યારે છોકરે કહ્યું કે કાકી કાકી કાકાએ તો તમને ત્યારે બે મહિના પર ધક્કો માર્યો હતો અને તમે આના આ બધું પણ એવા ધણી નહીં મળે કે શું કે છે શું કે આખી જુદી રહી ગાળો ખાતી પણ આવા ધણી નહીં મળે હા હિન્દુસ્તાન આર્ય નારી આ તો ત્રણ કલાક કલાકમાં જુદી થઈ જાય બાબો હોય થાય જુદી બાબો લઈને જતી રહે જતો રહે જેમ કૂતરો કૂતરી હોય ને બધા છૂટા થઈ એવું અને આ તો સંસ્કાર કહેવાય નથી સુધી જુદા નથી કેમ દેખો વિચારવું પડ્યા સંસ્કારી નહીં નભાઈ લે ના નભાવે નભાવે પછી એ નભાવવા નથી ગયેલા હોય નભાવવું એટલે ગેટેસ્ટ ડેવલપમેન્ટ છે શું થયું તને સમજાય છોકરો કાચો હોય એને પહેણવું સારું પણ આ બહુ સારું છે અમને પહેણવું નહીં I have so many questions about the old, old times when Paris was very rich, when India was really rich. Um, and um, I can't understand when such a rich country, when uh, it had so much uh, wealth, I mean the inner world, the spiritual world, the knowledge of the universe, and how can such beautiful knowledge just be uh, not understood, not taken advantage of. એટલે ભારત જયારે બહુ સમૃદ્ધ હતું આધ્યાત્મિક માં પણ બહુ આગળ હતું તો એવું આટલું બધી સમૃદ્ધિ આટલું બધું જ્ઞાન હતું છતાં એ લોકો એનો લાભ કેમ ના લઈ શક્યા એને પાછા કેમ પડ્યા કાળ થયો સત્યુગ હતો પછી દ્વાપર આવ્યો પછી ત્રેતા આવ્યો કલયુગ આવ્યો રાત્રે રાત્રે આપણે લોકોને કઈ ગિફ્ટ ઈરામ આપવું હોય ગિફ્ટ તો રાતે છતે લેવા જઈએ તો મળે નહીં મળે કાલ ફેરફાર થઈ ગયો સંજોગો ફેરફાર થયા સમજે ને બીજું કઈ બગડ નથી ખબર પડી તમને કયુગ ના વિચારો કયુગ ના આચારો કયુગ નું બધું થઈ ગયું સતયુગ ના આચાર સતયુગ ના વિચાર કેવું સુંદર રશ્મિભાઈ પૂછે છે કે હવે કયુગ ના વિચારો ક્યારે જશે કયુગ ના વિચારો હવે ક્યારે જશે એ થોડા વિચાર થોડા કાળ માટે જવાના છે બે એક હજાર વર્ષ માટે પછી પાછા આવી જવાના સમજ બે હજાર પાંચ થી બદલાશે હવે પુસ્તક માં લખેલું છે હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે કેન્દ્ર વર્લ્ડ નું ત્યાં પૂછવા આવશે અમારે જીવન કેવી રીતે જીવવું એટલે જ, અ, દાદાએ લખેલું છે કીધેલું છે ને કે આપણે જે અમેરિકામાં છે તે લોકોએ Yeah. ઇન્ડિયામાં સ્થાન કરવાનું Um, uh, if it's in the does that mean to Kali, I heard something that in the Kali you can't have moksha. Is that right? એક અવતાર પછી થાય એક અવતાર બાકી રહે સીધો ડિરેક્ટ ના થાય જ્યાં જ્યાં કળિયુગ નથી ત્યાં જન્મ લઈને પછી થાય એવી ભૂમિકાઓ છે કઈ ભૂમિકા એવી દુનિયા છે મહાવિદ્ય ક્ષેત્ર હા મહાવિદ્ય એ ક્ષેત્ર નું જરા સમજાવો ને પંદર ક્ષેત્રો છે આ ભૂમિકા જે પંદર ક્ષેત્રો છે પાંચ ક્ષેત્રો છે જ્યાંથી મોક્ષે જવાય સીધું અહીંથી ના જવાય એટલે અહીંયા આગળ અમારી પાસે સિક્કો વાગે